સાવિત્રી પોતાની બહેનની સાથે પિતાની પાછળ પાછળ જાય છે આજે સમ્રાટના મનમાં વિચાર આવ્યો છે કે મારા નગરમાં કોણ વધારે સુખી છે મારે આજે તારવી લેવું છે જુએ છે તો કોઈ વહેલા ચોપડાઓ લખવા માંડ્યા કોઈ પરીક્ષાઓની તૈયારીઓ કરે છે કોઈ બ્રાહ્મણો વહેલા ઉઠીને સંધ્યા ગાયત્રી કરે છે સંતો વહેલા ઉઠીને સમાધિ કરે છે બધાને કાંઈક ને કઈક મહેનત કરવી પડે છે માટે બધાને દુઃખ હશે ફરતા ફરતા કુંભાર વાળા નીકળ્યા ત્યારે બધા કુંભાર ઘસાટ જોતા કુંભાર મારા વાલા ખૂબ સુખી છે દારો ઉગ્યો છે તોય ઊંઘે છે ગસગતા એટલે કુંભાર બધા કરતા વધારે સુખી છે મારા નગરમાં એટલે કુંભાર વાળાની દિવાલ ઉપર રાજા લખે છે સુખે સુવે સંસારમાં ભાગ્યવંત કુંભાર ચિંતા મૂકી ચાકડે ને ધન્ય ધન્ય આવતા ચિંતા તો કે ચાકડે મૂકી દીધી કે મજામાં સુવે લખીને આગળ ગયા ત્યારે આ બંને બહેનો આવતી હતી સાવિત્રી ની નજર ગઈ ભેતડા ઉપર કુંભાર વાળા ને દિવાલ ઉપર અરે આ વળી કોને લખ્યું છે સુખે સુએ માં ભાગ્યવંત કુંભાર ચિંતા મૂકી ચાકડે ને ધન્ય ધન્ય અવતાર કે આ લખનારો કયો હોય તો ડૂબા જેવો એને ખબર જ નહીં કે કોણ લખી ગયા એ દોહાની નીચે કે હવે એને જરા ખબર પાડું લખનાર ને હું બીજો દોહો લખું છું સાવિત્રી દોહો લખે છે ભારતની એક બાલિકા ધન્યવાદ લખનાર ને ઘરે કરો કુંભાર ધન્યવાદ લખનાર ને ખરેખરો કુંભાર જે ઘર નાર સુલક્ષણી તે સુખે સુનાર જેના ઘરમાં સુલક્ષણી નાર છે એ પતિ સુખે રહી શકે જેના બુદ્ધ જેના હૃદયમાં સુલક્ષણી બુદ્ધિ છે તે જીવ સુખે સુઈ શકે બીજાનું કામ તો લખીને થોડું પાછળ પાછળ હાલી પછી કે હવે આપણે વયા જઈએ થાક લાગે ઘેર પહોંચ્યા એટલે રાજા સાહેબ એ જ રૂટ થી પાછા આવે એટલે બીતળા ઉપર જોજો મારા દુહાની નીચે કોઈ દોહો લખ્યો મને તું બાર મને ધન ધનાઈ કોણ જોડે હવાના પોરમાં રાજાને તો ખૂબ અહંકાર ને તો ઠેસ લાગે ઘરે પહોંચ્યા એમ તો મોટી બેન કે પિતાજી પિતાજી આજે તો સાવિત્રી કોને ખૂબ તમાજો મારીને આવી છે તો ધન ધનાવીને આવી શકે શું ધન ધનાવી શકે બાપુ કોઈ મૂર્ખાએ કુંભાર મારા ઉપર લખ્યું હતું કે સુખે સુએ સંસારમાં ભાગ્યવંત કુંભાર સાવિત્રી કહે છે કે પિતાજી હાવ કુંભાર જેવું ડુંબાર જેવું હશે કોઈ એટલે હું લખી આવી છું ધન્યવાદ લખનાર ને ખરેખરો કુંભાર જે ઘર નાર સુલક્ષણી તે સુખે સુનાર તને કહેવાય ચોરી રૂપી થાય તો વાંધો નહીં પણ મારા અહમ ને ઠેસ વાગે નહીં એ અહંકારીઓનો સ્વભાવ હોય મીરા મરે તો વાંધો નહીં પણ રાણાની નિંદા થવી જોઈએ નહીં પ્રહલાદ ને દુઃખ થાય તો થાય પણ હિરણાકશ્યપુ નો અહમ ઘવાવો જોઈએ નહીં આ બધું અહંકાર નું બધું હોય છે કથા જગ જાહેર કથા છે કે સત્યવાન ના મા બાપ રદ થયા અને એમની આંખો વિધાતાએ લઈ લીધી બાજુના રાજાઓએ રાજ પડાવી લીધી મા બાપ ને થયું રાજ પડાવી લીધું તો વાંધો નહીં પણ મારો નાનકડો ત્રણ ચાર વર્ષનો બાળક એને જો શત્રુનો પુત્ર સમજીને મારી નાખશે તો પછી મારો વંશ નાશ થશે ને મારા બાળકનો તો અપરાધ નથી રાજ્ય ભલે અમારું છીનવી લે પણ અમારા બાળકની રક્ષા થવી જોઈએ તે દાસીને બાળક સોંપ્યું છે કે જેની પાસે સંતતિ ન હોય એવા જંગલમાં કોઈ ને આપી દે તો આ બાળકનું રક્ષણ થશે દાસી ચતુર હતી સત્યવાન નું નામ સરનામું તું કોણ થી બધું લખીને તાવીજ માં એને પહેરાવી દીધું અને ભીલો નો કોઈ આગેવાન સરપંચ જે તે મૂક્યો હશે એને સંતતિ નહોતી થતી તે સત્યવાન નામનો છોકરો એને સોંપી અહીંયા તો માતા પિતા તો હવે અગળા થયા છે રાજા ને રાણી ને તો શક્તિ શું છે કે શત્રુઓ પાસેથી રાજ માગે અને છોકરો છે ને એટલે રાજા રાજાનું રાજ જતું રહ્યું પણ રાજાને જીવવા રહેવાની સગવડ રહી દિવસો વીતતા ગયા ભીલોના સંઘમાં પેલો બાળક મોટો થયો ઉછળ્યો કાળચક્ર ફરતું આવ્યું માએ જતી રહી અને બાપ એ જતા રહ્યા કોણ કે ભીલ માતા પિતા અલવિદા હવે ભીલ ના સંપર્કમાં રહેવાથી સત્યવાન પોતાને ભીલ માને છે ને લાકડા કરીને ભારો નાખી આવે છે ને આજીવિકા ચલાવે છે એ ભારો નાખવાનું સૌભાગ્ય ને રાજાને ત્યાં મળે વહેલી સવારે આ દીકરીઓ ફરીને આવી ઉપરથી બાપ આવે એવામાં સત્યવાને આવીને ભારો પટક્યો એટલે બાપ ને ગુસ્સો ચડ્યો એટલે જો હું હવે તું કેવી રીતે સુખી કરે છે પોતાના પતિને એ સત્યવાન કથા રામાય બામણ ને બોલાવો મંગલમ ભગવાન મંગલમ ગ્રહ ધ્વજા મંગલમ પ્રતિકા કરીને ભણાવી દીધી એક બે મિનિટમાં અત્યારે તો કોર્ટમાં થાય છે તો અડધો કલાક લાગે છે કલાક ત્યાં તો બે મિનિટ માં જ ભણાવી દીધી અને મોટા મોટા ડોળા દેખાડીને કે સારું મારે હવે જોવું છે જે ઘર નાર સુલક્ષણી તે સુખે સુનાર આ સચ્ચારોને તું કેવી રીતે સુખે સુવારે છે મારે જોવું છે પિતાજી જે આપ કરો છો બરાબર છે જે વિધાતાની મરજી છે તેમ થશે મારે ગભરાઈ જવાનું નથી દુઃખ આવે તો જાશે ને સુખ આવે તો જાશે માણસે હિંમત હોવી જોઈએ નહીં એટલું હું માનું છું મારા આપને વંદન હજુ સત્યવાન કાપવા માંડો કે આ રાજાએ શું કર્યું ક્યાં તો હું કથિયારો ભીલ રોટલાના ફાંફા અને ક્યાં તો આ સુકોમળ માલિકી રાજકુમારી જેને ધરતી ઉપર જલ્દીથી પગ ન મૂક્યો હોય હજારો નોકરો જેમની સેવામાં એવી બાલિકા મારી સાથે પેલો કાંપવા માંડ્યો ત્યારે સાસરી કે છે કે પતિદેવ ગભરાશો માં પિતાએ જે કહ્યું છે બરાબર એક વખત ના ફેરા ફરાઈ ગયા વચન નીકળી ગયું એટલે બરાબર આ આગળ આગળ હાલો તમારી સાથે છે એવો કે છે કે દેવી મારી પાસે ખાવાનું કઈ નથી રહેવાની વ્યવસ્થા નથી નાનકડું ઝૂપડું છે એક ભારો વેચ્યું એમાંથી કોકજી બાજરી નો લોટ લઈ જાવ તો કોકજી ઘઉં નો લઈ જાવ કોકજી મક્કા કોઈ પક્કા અમારે તો એવું છે કે કઈ વાંધો નહીં તમારી હારે પત્રી પહોંચે છે લીપણ કરે ને ઝૂંપડામ ને વ્યવસ્થિત કરે છે પતિને રોટલા ઘડી આપે છે પતિ લાકડા કરીને ખાય કમાય ને આ જીવન વ્યતીત કરે છે પણ સાથે સાથે થોડીક માળા થોડું જપ ચાલુ રાખે છે દિવસો વીતતા ગયા એ ઝાડપાન રોપ્યા આસોપાલ નું વૃક્ષ મોટું થયું એક દિવસ આસોપાલ ના વૃક્ષ ની નીચે સત્યવાન બપોરના સમય ઘસઘસાટ ઠાકના કારણે સૂતો હતો એના ગળામાં માંદળ્યું હતું ધીરે ધીરે ખોલીને વાંચે છે અરે આ એ કોઈ રાજકુમાર જ છે વાહ વિધાતાએ બરાબર મેળવ્યું પણ જેમ હતું તેમનું તેમ ફરી પાછું બાંધી દીધું પેલા ભાઈ તો અભણ હતા એને કઈ ખ્યાલ નહીં ત્રણ વર્ષની ઉંમરથી જ નાનો સંગ થયો નાના માણસ માણસનો સંગ થયો પોતાને નાના માણસ માટે માટે જેવો સંગ હોય તેવો રંગ લાગે નાનાનો સંગ હોય તો નાના માનીએ અને મોટાનો સંગ હોય તો આપણે મોટા માનીએ પણ જો સંતનો સંગ હોય તો સંતત્વને જાણીએ સંગ તેવો રંગ આ સાવિત્રી તો ગળામાં પાછું બાંધી દે છે દિવસો વ્યતીત થાય છે એક દિન નારદજી ત્યાંથી પસાર થાય છે ત્યારે બીજી ભીલણો કે આ બાવો આવ્યો છોકરાઓ અંત થઈ જાઓ કે બાવું પડી જશે બાવ લઈ જશે અને બાવાને કઈ ને કઈ દ્રષ્ટિથી જોવા મળે ત્યારે સાવિત્રી એ નારદજીના દર્શન કરીને વંદન કરે છે દૂરથી નારદજીની દ્રષ્ટિ પડી કે આ કોઈ સારા ઘરની છોડી આ કોઈ સંસ્કારી ગુણની બાલિકા છે નારદજી નજીક આવ્યા સાવિત્રી વંદન કર્યા જોયું વેશભૂષા તો ભીલણ જેવી છે પણ ચહેરા ઉપરથી ખબર પડે છે કે આ ભીલણ નથી એના વ્યવહાર ઉપરથી ખબર પડે છે કે ભીલણ નથી નારદજી કે છે બેટા તું ભીલવાસમાં રહે છે કઠિયારાઓના વાસમાં રહે છે પણ હું તને સત્ય કહું છું તું ભીલણ નથી કે બાપજી હું ભીલણ તો નથી પણ હું કોણ છું એ હજી મને ખબર નથી સાવિત્રી તો મારા દેહ નામ છે અને જન્મ્યા પછી નામ મૂકવામાં આવ્યું અને સાવિત્રી નું નામ બદલાય પણ શકે દેહ ના નામ બદલાય છે પણ મારું નામ શું છે હું કોણ છું એ હું હજી જાણતી નથી અને એ જાણવા માટે મનુષ્ય જન્મ થયો છે એવું મેં સાંભળ્યું છે સંતોના તમે કોણ છો તમને ખબર છે સુશીલા બેન ના ના તમે કોણ છો ફલાણા બેન ન હોય એ તો આ બે નું નામ અને જન્મ્યા પછી ભાઈબાઈ ફંદો કરીને નામ મૂક્યું જય શ્રી કૃષ્ણ હું જન્મ્યો તો ત્યારે મારું નામ એકદમ ભૂરો ભૂરો એટલે ભૂરા ભૂરો રાખ્યો પછી ભગવાન નામ રાખ્યું પછી આત્મભાન રાખ્યો પછી હસમુખભાઈ રાખ્યું પછી આસારામ બાપુ રાખ્યું હવે કોક પડી બીજું કોક રાખશે તો નામ દેહ ના આવે જાય બદલાય દેહ ની અવસ્થાઓ બદલાય બાલ્યાવસ્થા બદલાય યુવાવસ્થા બદલાય પછી આ દાદા આવે દોરા થાય એ બદલાય ગઢ પણ આવે પણ એ બધાને જાણનાર હાથમાં બદલાય હું નાનો હતો મારા પિતાજી નગર તે હતા એટલે ખૂબ વાલ હતો તે મારી બુશર્ટ ને નાના નાના પેલા આવે ચમકતા હીરા સસ્તા લગાડેલા ખૂબ મેં હું બહાર નીકળું ને આકાશ તરફ જઉં તો મને લાગે કે આકાશમાં પણ કોઈ છોકરા બુશર્ટ પહેરી હશે ને એની બુશર્ટમાં આવા હીરા છે મારે હીરા છે તો આ એક કોઈ બાપનો દીકરો હશે હું આકાશ ને મારા મનમાં આકાશ એ ભૂષણ છે અને તારા એ હીરા છે એવી મારી બુદ્ધિ હતી લ્યો પણ એ બુદ્ધિ બદલાઈ ગઈ દેહ પણ બદલાઈ ગયો નાનકડો બટુકડો ત્રણ વર્ષનો ને અત્યારે સાડા પાંચ ફૂટ ને બે દેહ બદલાણી માન્યતા બદલાણી બુદ્ધિ બદલાણી જગ્યાઓ બદલાણી પણ એ બધું બદલાણું એને જોનાર હું એકનો એક રહ્યો કે બદલાણો એકનો એક બુદ્ધિ બદલ જાતી હે લેકિન બુદ્ધિ કા દ્રષ્ટા નહીં બદલતા એને જ વેદ કે છે કે અસંગો અયમ પુરુષ કેવળ નિર્ગુણશ્ચ બુદ્ધિમાં ગુણ આવે અને જાય મનમાં ગુણ આવે અને જાય તનના ગુણ ઓછા ને વધતા થાય પણ એ નિર્ગુણ પરમાત્મા એક નો અસંગો અયમ પુરુષ કેવળ નિર્ગુણશ્ચ સાવિત્રી કે છે કે બાપજી હું કોણ છું જાણતી નથી પણ દેહ નું નામ સાવિત્રી છે ત્યારે અત્યારે પૂછે તમે કોણ છો કે મારું નામ અમથી ક્યાં છે અમથી કે આ રહી કે આ તો તારું કે આ તારું કપાળ કે આ રે કે આ તારા ડિટેલ છે કે બાપજી તો પછી આ હું અમથી આ તું અમથી નહીં આ તો તારું અમથી નું શરીર અમથી આ નહીં અમથી તો અમથી જય શ્રી કૃષ્ણ અમથી એટલે અમથી આજે શંકરાચાર્ય કે છે કે જો જ્ઞાન થઈ જાય તો દેહ નો અહંકાર હટી જાય ગલતે દેહ અધ્યાસમ વિજ્ઞાતે પરમાત્માની દેહ નો અધ્યાસ ગલિત થઈ જાય તો પરમાત્મા ને આ જીવ ઓળખે અને પછી જ્યાં જ્યાં નજર જાય નહીં ત્યાં ત્યાં ને સમાધિ નો અનુભવ થાય સંત તુકારામ કે છે જગત મેં સર્વ પ્રકારે સુખી કોણ આય મને તુમી શોધું નહીં પાસે પછી ખૂબ ઊંડા વિચાર પછી તુકારામજી લખ્યું છે પોતે જ ઉત્તર આપ્યું છે દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વ પશે ધરી રેવ જગત થાય તો હરિદેવ જગત દેખાય હવે બકરું હોય ને બકરું તે બકરાને પેલો ભરવાર જુએ તો કે રોજનો દોઢ શેર માલ છે અને કસાઈ જુએ તો કે દોઢ માલ છે જમાર જુએ તો કે સાડા ચાર ફૂટ માલ છે કે કે ના કે અને પેલો ઊનનો ધંધો કરતો એ જુએ તો કે સાડા સાતસો ગ્રામ માલ છે અને મનુષ્ય જુએ તો કે આ ભગવાન નું પ્રાણી છે પણ બ્રહ્મવેતા જુએ કે આ પરમાત્માની લીલા જય શ્રી કૃષ્ણ બધું તો એકનું એક પણ જેવી જેની દ્રષ્ટિ તેવી તેની દ્રષ્ટિ દ્રષ્ટિ રેવ સૃષ્ટિ બાલ્યવસ્થામાં મારી દ્રષ્ટિ એવી હતી કે આ કોઈ તને તે હીરા પહેરા છે તો હું ઓછો નથી મેં હીરા પહેરા જો મારા આટલા બધા હીરા છે મારી બુશર તો હલે છે તું તો એકનો એક ઉભો જ થાંભલાની જેમ એના કરતા હું આવો હવે બાલ્યપણ ની દ્રષ્ટિ બદલાણી તો અત્યારે દ્રષ્ટિ પણ તો જેવી જેવી જ્યારે જ્યારે જેવી જેવી જ્યારે જ્યારે આપણી સમજ થાય છે તેવું તેવું ત્યારે ત્યારે સાચું લાગે આ સમજવા જેવું છે જીવનમાં ઘણું ઉપયોગી છે વિનોદની સાથે વેદાંત છે ફિલોસોફી છે જેવી જેવી આપણી જેવી જેવી જ્યારે જ્યારે આપણી માન્યતા કે સમજ થાય છે તેવું તેવું ત્યારે ત્યારે આપણને દેખાય અત્યારે તો અંદર અંદર તમે બેનપણીઓ છો કોઈ વાતથી જો આપણે અથડાણા હોઈએ તો એના દોષ જ દેખાય આ જુદી જેના ગુણ દેખાતા હતા અને અથડાણા એના હવે દોષ હાવ એવી છે પણ બે કલાક પહેલા તો બહુ ડાઈ હતી જય શ્રી કૃષ્ણ પણ તમારી દ્રષ્ટિ બદલાણી એટલે પેલી સૃષ્ટિ દ્રષ્ટિ બદલાય તેમ સૃષ્ટિ બદલાતી જાય છે પણ દ્રષ્ટિમાં જો આત્મનું જ્ઞાન હોય તો પછી કઈ બદલાતો નથી ખેતરમાં એક સૂંઠ ઉભું એક માણસ નીકળ્યો એને તો સમજો છો ને તમે બાવલું લાકડા પેલું બધું કાપીને છૂટા જેવું હશે પાંચ ફૂટ જેવું છે છ ફૂટ નું કે હા બારોટી ઉભો છે તો પેલો માણસ લાકડી ને ધાર્યું હાચવે પાછળથી બીજો માણસ આવે એના મનમાં કે હા હા હા શિવરાત્રીના દિવસો છે અંધારી રાત છે વિચારો જુઓ કે તપસ્વી સાધુ નાગા બાબા જેવો કોઈ લાગે છે કોઈ મહાપુરુષ છે કોઈ સંત છે ઉભા ઉભા તપ કરે છે વાહ વાહ ધન ઘડી ધન પેલા તો અહીંયામાં હોય થાય છે પેલા ધન ધન થાય છે તો ભાવ છે તો તું તું પણ એની દ્રષ્ટિ એવી થાય છે એવું એને ભાષે પેલું હોય કે છે કે મારી પાસે કઈ નથી ચાલો બીજું તો ઠીક પણ થોડી અગરબત્તીઓ છે ચલો અગરબત્તી કરીશ અને બાકી દંડવત કરીશ બોલશે તો ઠીક નહીં તો એમને પ્રણામ કરીશ ને સંતના દર્શન ક્યાંથી બે દાડા શિવરાત્રીમાં છે આપણે તો હવે ત્યાં ગિરનાર જઈએ એના કરતા તો આ ગિરનારી છે ને બાપુ જય હો જય હો જય હો કરતો આવતો આવે છે પેલો વખત નું લોહી ઉપડે છે ને આનું લોહી ઠરે ત્યાં તો જે છે તેનું તે છે ત્યાં કઈ બદલાતું નથી હવે ત્રીજો માણસ આવે હવે એ લાકડી ઉપાડતો નથી અને મારા ઉપાડતો નથી હાથે જોડતો નથી ને દેખાતો નથી એ ટાર્ચ હાચવે છે અને નજીક જઈને ટાર્ચ મારે છે કે હવે એને વસ્તુ સ્થિતિ નો સાર આવી જાય હવે એને રાગ પણ નથી અને દ્વેષ પણ નથી એ પોતામાં જેમનો છે એમ હવે ત્રણે માણસો થી આ ત્રણ માણસ ની કથા આવી જગતમાં પણ ત્રણ પ્રકારના માણસ છે એક રાગી છે બીજો દ્વેષી છે અને ત્રીજો તત્વ જ્ઞાની ત્રણેય માણસોમાં સુખી કોણ દુખી કોણ સુખી કોણ લાગે રાગી રાગી ક્યાંક સુખી લાગે ક્યાંક સુખી લાગે જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ થાય ને દ્વેષ હોય ત્યાં રાગે થાય પણ જેને તત્વનું જ્ઞાન છે એને રાગ અને દ્વેષ નથી તેથી શ્રી કૃષ્ણ નું જીવન આનંદ માં વ્યતીત થાય છે શ્રી કૃષ્ણના જીવનમાં રાગ દ્વેષ નથી જેટલું રાગ દ્વેષ ઓછું એટલી બુદ્ધિ તીવ્ર જેટલું રાગ દ્વેષ ઓછું તેટલું જીવન મહાન જેટલું રાગ દ્વેષ ઓછું એટલું ઈશ્વરનું સાનિધ્ય નજીક રાગ દ્વેષ હોય તો આપણું હયું હિંડોળે ચડેલું હોય અને રાગ દ્વેષ ઓછું હોય તો ઓછું ચડે ના હોય તો સ્થિર રહે સ્થિર અહીંયા મહાત્માનો જેમનો તેમ પ્રતિબિંબ પડે હવે આઈનું આમ રાખો મને મોટું દેખાય પછી આમ કર્યો તો થોડું થોડું દેખાય અને આમ કર્યો હતો બધા દેખાય આમ કર્યો હતો પીટો પીટ દેખાય બરોબર છે કે નહીં એમ હયું જેટલું હિંડોળે ઓછું ચડ્યું હોય એટલો આત્મા નો પ્રભાવ અનપેક્ષા સુચિર દક્ષ ઉદાસીનો ગત વ્યથા અનારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમય પ્રિય વગેરે ઘણું છે હવે સાવિત્રી પતિને કહેતી નથી કે તમે કોણ છો પણ નારદજી ને કહે છે કે હું કોણ છું મને ખબર નથી નારદજી કહે છે કે બેટા તો એ લૌકિક રીતે તું કે લૌકિક રીતે બાપજી આવી રીતે મારા પિતાજી એ દોહો લખ્યો ને એની નીચે મેં દોહો લખ્યો ને પિતાજી જરા રોષે ભરાણા અને પછી આવી રીતે મારા પતિદેવ એવું કહેતી નથી કે હું તો દુઃખી છું ક્યાં તું મારું રાજ્ય ને ક્યાં આવું મેં કઈ જાણી જોઈને નહોતું લખ્યું મારા બાપને તમે સમજાવવા જાઓ આવું કરવા જાઓ એ કઈ ફરિયાદ નથી જે આવી પડી છે એમાંથી મારે કાઢવો છે જીવનમાં ફરિયાદ નહીં જે આવી પડે આટલું તો પેલા સિનેમા વાળો જાણે રોતે રોતે ક્યા હે જીના નાચ નાચો દુઃખ મેં તાન કે સીના રાત અન્ય ભજન સાંભળતો ઘરમાં તો ત્યારે આ માઇક માં બોલાય ને લગ્ન હોય ત્યાં ગમે ત્યાં એ ભજન કાને તો પડે રોતે રોતે क्या है जीना नाचो दुख में तान के सीना रात अंधियारी हो घटाए कारी हो मंजिल तेरी दूर हो बड़े बड़े मजबूर हो तो क्या करोगे रुक जाओगे ना डर जाओगे ना तो क्या करोगे तक तक धुन धुन तक तक दिन પેલા બાળકો કરે છે તો જીવનમાં કૃષ્ણનો દેહ લઈને આવો કે રામનું રૂપ લઈને આવો ક્રાઇસ્ટનું રૂપ લઈને આવો કે પછી કલંદરનું રૂપ લઈને આવો ગાર્ગીનું દેહ લઈને આવો કે પછી જેમર ભગત દેહ લઈને આવો પણ સંસાર એટલે એમાં વિઘ્નો સુખ દુઃખ લાભ અલાભ બધું રહેવાનું પણ તમારી અંદરથી જેટલી દ્રઢતા હશે જેટલી ક્ષમતા હશે એટલા તમે જીવનમાં જીતી જશો ને જેટલી ગભરામણ હશે ને વિષમતા હશે એટલી એ પરિસ્થિતિઓ આપણને દબાવી દેશે હિંમતવાન માણસ માટે બધું સહેલું થઈ જતું હોય સાવિત્રીને ઘર બેઠા નારદજીના દર્શન થયા છે નારદજી સાવિત્રીની વાત સાંભળીને એને થયું કે આ દીકરીનું ભવિષ્ય ભાંખું જરા ધ્યાન કરીને આજ્ઞા ચક્ર ઉપર જો ચિત્તવૃત્તિ સ્થિર થાય તો બધું આપણને દેખાય બેટા તારું ભવિષ્ય મેં જોયું છે તે ઘણું દુઃખ સહન કર્યું છે હજી તું દુઃખી થવાની આજથી એક વર્ષ પછી તારા ઉપર દુઃખના ડુંગરો પડવાના છે બહુ દુઃખી થવાની મને તો બહુ લાગે છે કે હવે તારું શું થશે ત્યારે સાવત્રી કહે છે કે મહારાજ મારા ઉપર બહુ દુઃખ પડવાના હોત ને તો તમારા જેવા જ્ઞાની સંતના દર્શન ના થયા હોત જય શ્રી કૃષ્ણ બહુ દુઃખ આવવાના હોત ધારો કે પ્રારબ્ધમાં હશે ને આપ જૂઠું નથી બોલતા સંત જૂઠું ના બોલે હશે તો ખરા પણ હવે આપના દર્શન થયા છે એટલે મારા ઉપર પડવાના નહીં આવશે તો ખરા પણ આમ થઈને વાયા જશે બાકી મને અડશે એમ હું માનું છું નારદજી કહ્યું કે આને તો પગ બાંધ્યા હવે કઈક મારે માર્ગ દેવું પડશે નારજી કહે બેટા જો આ એક વર્ષ પછી આજથી ત્રણસો ને પાસઠ માં દઈએ તારો પતિ લાકડા કરવા જશે ને ચંદન નું વૃક્ષ મળશે ત્યાંથી સર્પ નીકળશે ને એમને દંશ થશે મૃત્યુ પામશે પણ હવે તું મને કહે છે કે હું દુઃખી નહીં થાઉં તો હું તને આશીર્વાદ આપું છું તું નહીં થાય દુઃખી હું તને એક મંત્ર આપું છું એ મંત્રનો સહારો લઈને તું રોજ જપ કર અને શિવજીની આરાધના કર શિવરાત્રી વચ્ચે આવે ત્યારે પણ ભગવાન શિવને તું જળ ચડાવજે ઓમ નમ શિવાય નમ શિવાયનો જપ કરજે અને એક વૈદિક મંત્ર આપું છું તત્વમસી તે તું જ છે બધામાં તું રમી રહ્યો છે એવું મંત્ર આપું છું અને આવી રીતે તું ધ્યાન કરજે તારા પતિને જયારે સર્પદંશ થાય ત્યારે તારા પતિને આવી આવી રીતે તું સાચો તો તારો પતિ ફરીથી જીવતો થશે વિધિ બતાવીને નારદજી જતા રહ્યા અને સાવિત્રીએ ગુપ્ત રીતે વિધિ ચાલુ કરી પ્રભાત થાય એટલે ઉઠીને પોતાની પથારીમાં બેસી રહે થોડી વાર શાંત ભાવે બેસી રહે અને મનના વિચારોને જુએ એટલે ખૂબ મનના વિચારોને જુએ એટલે મન શાંત થઈ જાય શાંત થાય એટલે મનોબળ વધે શક્તિ વધે પછી રાતે સુવે એ વખતે થોડું ધ્યાન કરે અને પતિ જતા રહ્યા હોય જંગલમાં ત્યારે પણ માળા લઈને બેસી જાય એકાદી માળા કરીને પછી ધ્યાન કરે ધ્યાન કરતા કરતા એને અંતવાહક શરીર જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ અથવા જીવાત્મા કહીએ એ જીવાત્માને આપણા શરીરથી બહાર કાઢવાની કળા એ શીખી ગઈ એ પ્રયોગ છે તમે કરો તો તમે પણ ત્રણ ચાર મહિનામાં પાંચ મહિનામાં બહુ બધો છ મહિનામાં આ દેહ અહીંયા પડ્યો હોય તમે આટો મારી આવો કુકાવા વળી પાછા આવી જાઓ અમદાવાદ જઈને વળી પાછા આવી જાઓ બે મિનિટમાં ચાર મિનિટમાં પાછા આવી જાઓ એવું બનવા યોગ્ય છે આપણા આશ્રમમાં ચંદીરામ મહંત છે એને મેં શીખવ્યું એ ફરી આવે સ્વર્ગમાન પાતાળમાં જઈ આવ્યા ઇમ્પોસિબલ કઈ નથી આપણા આશ્રમમાં કેટલીક બહેનો સાધના કરે છે મહિલા આશ્રમ ચાલે છે બે આપણા આશ્રમમાં પુરુષોને જ રહેવા દે છે અને આશ્રમથી સોળ કિલોમીટર છેટું છે ત્યાં બહેનોને રહેવા દે છે ને એ રીતે થોડીક સાધના કરે છે અને કેટલીક બહેનો તો તેજસ્વી થઈ ગઈ છે ને હજારો માણસ એમના દર્શન અને સત્સંગ સાંભળવા આવે છે અને એ બહેનો તેજસ્વી થઈ છે કે આ છાત્રાલયની બહેનો નથી પાછી એ બેન એવી છે એવી એક બે બહેનો છે કે સમાજમાં અત્યંત જેનો ત્યાગ કરી દીધો હોય જે પરિવારનો એવા પરિવારની બહેનો છે જેનો બાપ દારૂનો ધંધો કરે દારૂ વેચે અને કરપ્શન કરે ઘરમાં લુચ્ચાઓ લોફરોને લાવે અને એમને દારૂ પાય અને પછી એમના પૈસા લે અને એથી ગુજરાન ચલાવે અને યુવાન છોડીઓ એમની સેવામાં રાકે પાણી આપે બીજું ત્રીજું કોઈક વખતે જો કંપની આપી હોય તો છોડીઓને કે તમે પણ પીઓ હવે જે છોરીઓને બાપ લોફરો સાથે બદમાશો સાથે દારૂ પાય અને એક એસએસસી પાસ બીજી પણ એસએસસી પાસ થયેલી છોડી હવે એ છોડીઓને ગુંડાઓની સાથે વચમાં પોતાનો બાપ જ મૂકતો હોય એ રીતે પોતાની આજીવિકા ચલાવતો હોય એ છોડીઓનું બિચારીનું ભવિષ્ય કેવું થવું પણ એમનો બાપ એના પુણ્ય છે ગમે તે રીતે એકાદી વાર આવી ગયો એનો બાપ તો લાંબો સમય રોકાણો નહીં પણ છોડીઓનું હૃદય કોમળ એમને આ માર્ગે રુચિ થઈ એ છોડીઓ અત્યારે પૂજાય છે એનો બાપ તો હવે સ્વર્ગવાસ થઈ ગયો અને આપ આવશો ને એ દેખાડીશું આપણે સાધ્વી પદ્માદેવી નું નામ છે બીજીનું વિમલા છે અને એ તો કેટલી કેટલી ઘટનાઓ છે તો ગમે તેવા વાતાવરણમાં આપણે મુકાઈ ગયા હોઈએ અહીંયા તો સરસ મજાની શાળા છે મા બાપ પણ આપણા પવિત્ર છે કે આવી જગ્યા આપણને ભણાવ્યા ગણાવ્યા પણ આવી રીતે પણ આપણે ફેંકાઈ ગયા હોઈએ તો પણ જો સારો સંગ મળે તો ફરીથી આપણે ઊંચા ઉઠી શકીએ છીએ કુસંગ થી બચીને સારો સંગ કર્યો હોય તો ગમે તેવા આપણે નીચે પડ્યા હોઈએ તો પણ મહાન થઈ શકીએ છે એટલું મારે કહેવાનું છે સાવિત્રીને સારો સંગ મળ્યો છે નારદજીએ મંત્ર આપ્યો છે નારદજી ધ્યાન બતાવે છે સાવિત્રી નો પ્રભાવ વધ્યો છે એક વર્ષ પૂરું થાય છે પતિ ને કહે છે કે પતિદેવ આજ સુધી મેં તમારી સાથે કઈ માંગ્યું નથી આજે હું એક વચન માંગુ છું કે મને ના ન પાડશો જંગલમાં આપની હારે મારે ફરવા આવું છે ત્યારે પતિ કે છે કે તારી સેવાથી હું ઘણો ઋણી થઈ ગયો છું અને તારા કોમળ કદમમાં કાંટા ને ઘૂખરું પથરા વાગશે હું તને નહીં લઈ જઉં કે છે ના પતિદેવ મારી વિનંતી સ્વીકાર કરો એમ કેતી નથી તું મરવાનો છે તને આજે બચાવવા આવવાની છું નહીં તો પછી તું જતો રહેવાનો છે એવું નથી કે વિનય કે છે અને એમને સમજાવીને હા પડાવે સાવિત્રી પતિ ની સાથે જાય છે ને પતિ જ્યાં કુહારો મારે છે તો સર્પ નીકળીને દંશે છે સાવિત્રી દોડતી દોડતી પતિના ને પોતાના ખોળામાં એમનું માથું મૂકી નારદજીએ મંત્ર આપ્યો તો એ મંત્ર જપ કરે છે યમના દૂતો આવે છે પાસ નાખવા માટે પણ એ મંત્રની આજુબાજુ એને દ્રષ્ટિ નાખી દીધી જેમ લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા કરી તો રાવણ રેખાની અંદર આવે નહીં એવી રીતે સાવિત્રી આ મંત્ર ની રેખા કરી દીધી તેથી યમના દૂતો અંદર આવી શકતા નથી આવે છે વળી પાસે એમને અગ્નિ લાગ્યો એમ જેમ છૂટી વાયર મૂકી દીધી હોય તો માણસ આવી શકે નહીં તેવી રીતે એમની મંત્રની વિદ્યા જે નારદજી બતાવેલી એને ઠેલાવો કરી દીધો તો યમના દૂતો એના પતિને પતિનો અંતવા આક્ષરે એટલે એનું સૂક્ષ્મ શરીર કાઢી શકતા નથી ઘણા પ્રયત્નો કર્યા અને એમના જીવનમાં આ પહેલી જ નારી હતી કે જેના પતિના દેહને લેવામાં આટલી તકલીફ પડતી હતી છેવટે યમના દૂતો હારી જાય છે યમરાજ પાસે જાય છે કે મૃત્યુ લોકમાં સાવિત્રી નામની એક એવી છોડી છે કે જેના તેજ આગળ અમારું તેજ ચાલતું નથી જેના મંત્ર આગળ અમારો સૂક્ષ્મ પ્રભાવ પણ બાધિત થઈ જાય છે યમરાજે કીધું હાલો હું આવું છું જોઉં છું યમરાજ આવે તો યમરાજને પણ અનુભવ થવા માંડ્યો છે યમરાજ પાછા આવે ફરી પાછા આવે છે તો સાવિત્રીનો પ્રભાવ લાગ્યો પાછા થતી જાય પછી યમરાજ છેટે ઉભા રહીને કે છે કે દેવી તને જે કઈ સામર્થ્ય હોય જે કઈ શક્તિ હોય ભલે તારી પાસે રહી પણ અમને ભગવાને જે કામ સોંપેલું છે આયુષ્ય પૂરું થાય તો જીવને લાવવાનું એ કામમાં તું વિઘ્ન નાખીશ નહીં તું તારા પતિને જમીન ઉપર મૂકીને પાંચ દસ ફૂટ પાંચ દસ ડગલા છેટી જતી રહી સાવિત્રીને થયું કે હવે યમદૂતો તો ઠીક પણ આ મુખ્ય માણસ છે નો જરા આપણે આદર રાખવો જોઈએ સાવિત્રી પોતાના પતિને મૂકીને થોડી છેટી જતી રહી યમરાજ એના અંતવા અક્ષરને કાઢી છે રવાના થયા ત્યારે સાવિત્રી લેટી ગઈ છે પોતાનું સૂક્ષ્મ શરીર કાઢીને એમની વાહે લાગી છે ઉપર જ્યાં જાય છે તે યમરાજને થયું કે આ વળી કોણ આવ્યું અરે હું તો સાવિત્રી છું તું અમારી પાછળ પાછળ તારો દિવસો પૂરા થયા નથી તારાથી અવાય નહીં કે બાપજી મારાથી અવાય નહીં કે ન અવાય પણ મારાથી હવે રહેવાય નહીં તારા પતિ સિવાય કઈક માંગી લે કે છે કે સારું તો પ્રભુ આપ અગર પ્રસન્ન છો તો મારા સાસુ ને સસરા ને આંખ્યો દઈ દો ને એમનું જે રાજ પડાવી લીધું છે શત્રુએ એમને રાજ્ય મળી જાય એટલે આશીર્વાદ દો એમ લાગે કે સારું જા એવો મરતું થઈ જાય આગળ ને આગળ થતા જાય જોયો કે ફરી પાછી સાવત્રી દેખાણી કે હોય તું કેમ પાછી હોય છે કે તો મારા સાસુ સસરાનું છે કે પણ તારા પતિ સિવાય બીજો વરદાન માંગી લે કે મારા બાપ ને અમે બેદી કર્યું છે અમારા ભાઈઓ નથી મને ભાઈ મળે એવી આશીર્વાદ આપે કે એવો મસ્તુ વળી આગળ ને આગળ ધપે જાય છે એવામાં તો પહોંચી ગયા યમપુરીમાં યમપુરીમાં પહોંચ્યા ને સાવિત્રી પૂછે છે કે બેટા તું જતી રહે ને અહીંયા રહેવાય નહીં કે મહારાજ રહેવાય કેમ નહીં મારે તો અહીં જ રહેવું છે હવે ચિંતામાં પડ્યા ચિત્રગુપ્ત ને સલાહ કરે છે હવે શું કરવું સત્યવાન નો પ્રારબ્ધ પૂરો થયો છે ને સાવિત્રી ને તો હજી સંસારમાં રહેવાનું છે ને જેમને જેલ મળ્યું એને જેલમાં રાખવા પડે અને બીજો માણસ આઈને બે તો એને કાઢવા પડે હવે શું થાય હવે સ્ત્રી છે ને એની પાસે યોગ પડશે એને અડાય નહીં એનું અપમાન કરાય નહીં હવે અમારે શું કરવું ચિત્રગુપ્ત સલાહ આપે છે કે જયારે આપણે બહુ ફસાણા હોય અને જયારે માર્ગ ન નીકળતો ત્યારે કોઈ સંત ની સલાહ લેવી જોઈએ કારણ કે સંત નું હૃદય તટસ્થ હોય છે સાચી સલાહ મળે સંત તો એ વખતે પ્રસિદ્ધ નારદજી જે નારદજી ને માનસિક આહવાન કરે નારદજી પ્રગટ થયા નારાયણ નારાયણ ને જોયું સાવિત્રી નારદજી સમજી ગયા કે આ આપણો જ અસીલ છે જય શ્રી કૃષ્ણ નારદજી કે અચ્છા નારાયણ નારાયણ આ ભાઈ મૃત્યુલોક થી આવી લાગે છે શું છે કે સમજાવો ને પાછી જતી રહે કે નારાજી કે છે કે ભાઈ મેં થોડા દિવસથી બહેનોને સમજાવવાનું કામ બંધ કર્યું છે ચાલે હવે એમ કરો કે આ તો ભગવાન શંકર નો મંત્ર બોલે છે એવું મને લાગે તો ભગવાન શંકર ની ભક્ત છે અને જેનો જે માણસ ભક્ત હોય એ એની વાત સારી રીતે માને તો ભગવાન શંકર નું આવાહન આપણે કરીએ બધા ભેળા મળીને હા ભેળા મળીને ભગવાન શિવજી નું આવાહન કરે છે ભગવાન શિવજી પ્રગટ થયા નારદજી કે છે કે પ્રભુ આ મૃત્યુ લોકમાં કેટલાક લોકો ધ્યાન ભજન કરતા નથી કેટલાક કરે છે તો ઉપર ઉપર થી માળાઓ ફેરવે છે જપ કરે છે તો ઉપર ઉપર થી મંદિરે જાય છે તો ના મંદિરે જાય છે અંદર ના મંદિરે જાતા નથી માન માન આ સ્ત્રી અંદરના મંદિરે ગઈ છે તેથી અહીં ભોકી શકે છે અને તમે યોગ ની પ્રશંસા કરો છો અને કોઈ માણસ યોગ કરે ને પછી એ અહીં સુધી પહોંચે ને વળી પાછો નિરાશ થાય તો બીજા બીજો કોણ યોગ કરવાનો હતો તમારો તેથી મારી તો એ વિનંતી છે કે આ યોગીની લાગે છે ને યોગીની મનોકામના પૂરી ન થાય તો સંસારમાં યોગ માર્ગને કોઈ અપનાવે નહીં અને તમે શિવપુરાણમાં કહ્યું છે પાર્વતીજીની આગળ તમે યોગની પ્રશંસા કરી નાસ્તી ધ્યાનમ સમમ તીર્થમ ધ્યાનની સમાન કોઈ તીર્થ નથી તીર્થમાં તો આપણું દેહ ડૂબકી મારે પણ ધ્યાનમાં તો આપણે પોતે જ આત્મામાં ડૂબકી મારતા હોઈએ છીએ નાસી ધ્યાનમ સમમ યજ્ઞમ યજ્ઞમાં તો પંચ હવીની આહુતિ દેવાય પણ ધ્યાનમાં તો પાંચે પાંચ વિકારોની આહુતિ પડી જતી હોય છે નાસી ધ્યાનમ સમમ દાનમ દાન કરીને દાતા છેટોરે ભવિષ્યમાં સ્વર્ગ નું સુખ મળે પણ ધ્યાન કરે તો તરત જ સુખ મળે દિલ તસવીરે હે યાર જબકી ગરદન ઝુકા લી ઓર મુલાકાત કર वो थे न मुझसे दूर न मैं उनसे दूर था आता न था नजर तो नजर का कसूर था ધ્યાન કરી તો નજર ઉગડી જતી હોય તો બાપજી તમે તો ધ્યાનની પ્રશંસા કરો છો ગીતાકારે ગીતામાં પ્રશંસા કરી છે છઠ્ઠા અધ્યાયમાં તપસ્વી ભ્યો અધિકો યોગી જ્ઞાની ભ્યો મતો અધિકા કર્મી ભ્યો અધિકો યોગી તસ્માત યોગી ભવા અર્જુના યોગી નામ અપી સર્વેશામ મદગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ તમે યુક્તા સમો મતા મને આવા ઘરા દેખાય છે મૃત્યુલોકમાં આ કોઈની શિષ્ય લાગે છે આપનું જપ કરે છે યોગીની છે એટલે અહીં પહોંચી છે અને એ યોગીની જો વિધવા થાય અને તો પછી તમારો યોગ કોણ કરશે એ મને તમે કહી દો પછી જે જજમેન્ટ આપવું એ આપી દેજો વકીલ કેવા જબરા છે હે સંત વકીલ મળે તો નારદ જેવા મળે એમ નહીં કે લાડુ ખાય ત્યારે બાપજી દુઃખ આવે તો કે હરી જશે ભવ્ય હરવા વાળા ગુરુ તો બહુ પણ શિષ્યના દુઃખ હરવા વાળા જે ગુરુ છે ને એમને અમારા બંધન થાય ગુરુ લોભીન શિષ્ય લાલચી દોનું ખેલે દાવ દોનું ડૂબે બાવરા ચડી પથ્થર કી નાવ કબીરજી કહે છે અને બીજો તો કે છે કે શિષ્ય કો એસા ચાહીએ ગુરુ કો સબ કુછ દે ખરો શિષ્ય તો ગુરુ ની આગળ બધું જેટલું એનાથી બને બધું જ કરી છૂટે શિષ્ય કો એસા ચાહીએ ગુરુ કો સબ કુછ દે ગુરુ કો એસા ચાહીએ કે શિષ્ય કા કછુ ના अपने सुख के लिए अपने संपत्ति बढ़ाने के लिए शिष्य का कुछ नहीं लेता ले लिया शिष्य का कल्याण करने के लिए दान पुण्य करने के लिए कर लिया वो अलग बात लेकिन अपने सुख के लिए शिष्य का कुछ ले शिष्य को ऐसा चाहिए गुरु को सब कुछ दे नश्वर देकर भी यदि गुरु के हृदय से शाश्वत की झलक मिल जाती है तो सौदा सस्ता है નશ્વર વસ્તુઓ સેવા કરીને પણ ગુરુનું હૃદય જીતીને ગુરુના હૃદયની શાશ્વત શાંતિ આપણને મળે છે તો સોદો સસ્તો જ છે शिष्य को ऐसा चाहिए गुरु को सब कुछ दे और गुरु को ऐसा चाहिए शिष्य का કશું નથી એક શિષ્ય હતો આધુનિક શિષ્ય હતો જરા સુધરેલો અને કોઈ ગુરુ પાસે કંઠી બાંધવા કોઈ ગુરુ કંઠી બાંધી સારું ગુરુ દક્ષિણા મૂક કે બાળકજી દક્ષિણા બક્ષિણા તો કે તને સ્વર્ગ નું રાજ આપ્યું વૈકુંઠ આપ્યું બ્રહ્મલોક આપ્યું કે સારું બાપુ હું દક્ષિણા આપું છું તે ગુરુને ફેરો ફરે છે શિષ્ય અને કાનમાં ફૂંક મારે છે જર્મન તમારું બીજો ફેરો ફરે છે ગુરુના કાનમાં પોપ મારે અમેરિકા તમને આપ્યું બીજો ફેરો ફરે છે કાનમાં પોપ મારે કે ભારત તમને આપ્યું અમેરિકા તમને આપ્યું જર્મન તમને આપ્યું ભારત તમને આપ્યું કઈ તારા બાપ નું છે પેલું તમારા ડોહાનું છે કે કાન ફૂકી દીધો કંઠી પહેરાવી દીધી કે જા સ્વરૂપ તને મળશે ના મળશે ને તે મળશે કઈ ધ્યાન નું કહેતા નથી સાધના કઈ કરાવતા નથી કંઠી બાંધી કે ટીલ્લો કરજે ને ફેરવજે એનાથી કઈ થતું હશે આ કંઠીઓ ભાઈ માલા તો કર મેં ફેરે જીભ ફેરે મન માહી મન વાતો દસ દિશા ફેરે એ સુમરણ નાહી આવું તો ઘણું કરી કરીને બધા ડોળા થઈ હેડ્યા તોય કઈ ઠેકાણા પડ્યા નહીં અને તમે ફૂક મારીને દક્ષિણા માગો છો હવે આધુનિક જમાનો છે જરા ગુરુજી તમે બદલાવો જય શ્રી કૃષ્ણ નારદજી એવા સદગુરુ હતા કે શિષ્યને અનુભવ કરાવી દે ભાવશ્રી હૃદયથી ખૂબ વંદન કરે છે કે ગુરુ મળો તો તમારા જેવા મળો પુરાણા કે છે કે અચ્છા એ યોગ કરતી હે યોગ કે બલ સે ઇધર આયે એટલે હા મહારાજ અને નમસ્વાય નો જપ કરતી અને ધ્યાન કરીને આગળ ચક્રથી પોતાના પ્રતિ બહાર કાઢીને અંતવાહ થી યાત્રા કરશે કે સારું તો એના પતિ નું આયુષ્ય પૂરું થયું છે તો મારા આયુષ્ય માંથી એને આપી દઉં સત્યવાન ને શિવજીના આયુષ્યમાંથી થોડું આયુષ્ય મળે છે સાવિત્રી પતિના અંતવાહક શરીરને પોતાના અંતવાહક શરીર સાથે લઈ આવે છે પોતે તો સભાન પોતાના શરીરમાં સેટ થઈ ગઈ અને પતિને પોતાના યોગ બળથી એના શરીરમાં સેટ કરી દીધા અને સત્યવાન આળસ મળીને ઉભા થાય છે એ વખતે સૂર્ય અસ્ત થઈ ગયો છે એવામાં તો આ આજે દેવી લાકડા કાપતા કાપતા મને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ કે હા પતિદેવ આજે ઠંડો પવન વાતો હતો તેથી આપને ઊંઘ આવી એવું કેતી નથી તું તો મરી ગયો તો હું ન હોત તો તને કોણ જીવા સત્યવાન ના બાપ અને માને આંખો નું પ્રકાશ થયો છે અને પેલા રાજાઓને સ્વપ્ન થયું છે કે રાજ્ય પાછું આપી દો નહીં તો તમને હું આંધળા કરી દઈશ અને સત્યવાન ના પિતાને રાજ્ય પાછું આપી દઉં એ રાજાઓ વજીર સાથે સલાહ કરે છે વજીરો કે છે કે પ્રભાતનું સ્વપ્નું લગભગ સાચું હોય છે ને આપણી આંખો જતી રહે આંધળા થઈ અને પછી લોકો રાજ પડાવી લે એના કરતા તો એમને આંખો આવી છે એટલે આ સ્વપ્નું સાચું હોવું જોઈએ સત્યવાનના પિતાના નેત્રો ફરીથી યુવક નેત્ર જેવા થઈ ગયા છે એટલે એમાં કઈક નો સંકેત હશે દેવ ના સંકેત માં આડા આવવું જોઈએ નહીં રાજ્ય આપણું આપણે સંભાળીએ તો ઘણું આપણું આપણી હાથે રહેવાનું નથી તો પારકું રાજ્ય બધાને કેટલા દાડા રહેશે એટલે વજીરો સારા હોય તો રાજાને સદમાર્ગ આપે રાજાએ પેલા સત્યવાનના બાપે પોતાના હાથે રાજ્યાભિષેક કર્યો છે હવે જયારે ગરડા વૃદ્ધ રાજાને ફરી પાછું રાજ્ય મળ્યું છે ને નેત્ર મળ્યા છે એટલે યાદગીરી આવી કે મારો સત્યવાન દીકરો હવે ક્યાં છે દાસીને મોકલે છે કે તપાસ કર વજીર સાથે રથ લઈ ખૂબ ધન ધાન્ય વેચતા ખૂબ જલતા ઉડાવે છે ને એક વજીર ફરતો ફરતો એ જંગલ માં આવે છે જંગલના લોકો કે છે કે તું લાકડા કરવા ગયા છે ને આજે જે આવ્યા નથી એ માર્ગ પૂછતા પૂછતા આવે છે ભાઈ પોટલું ઉપાડીને હેડતા થાય છે પતિ પત્ની રથ જોઈને આ ગભરાયો કે આ કોઈ વજીર છે ને અમને જેલમાં નાખશે ત્યારે સાવિત્રી તો સમજી લે કે સાવિત્રી કહે છે કે પતિદેવ ગભરાવો નહીં ગભરાવો નહીં રથ ઉભું રહે છે અને સત્યવાન આગળ વજીર નીચે ઉતરે છે એટલે સત્યવાન ને કંપારી છૂટે છે સત્યવાન ને ખબર નથી હું કોણ છું કારણ કે ભીલ નો સંગ થયો છે એમ તમે પણ સત્યવાન છો પ્રભુના સંતાન છો પણ આ અહંકાર રૂપી ભીલ નો અજ્ઞાન રૂપી ભીલ નો સંગ થયો છે તેથી પ્રભુનો સંદેશો આવે તો પણ આપણે કાપીએ વજીર કે છે કે રાજકુમાર તમારો જય ખાવ રાજકુમાર કોણ છે રાજકુમાર કે તમે પોતે કે ના હું તો ભીલનો છોકરો કે ના ના આપ રાજકુમાર છો કે ના હોય હું તો ભીલનો છોકરો સાબિજ ખોલ્યો ને સાવિત્રી સમજાવે છે એટલે તરત એને ભાન થાય છે હું તો રાજકુમાર છું કે મારા નાવાની તૈયારી કરો અને મારા વસ્ત્ર આભૂષણ ક્યાં છે એક મિનિટમાં નો છોકરો રાજકુમાર થઈ જાય છે કારણ કે જ્ઞાનમાં એટલી શક્તિ છે રથમાં બેસે છે એ રથ પાછું સાવિત્રીના મા બાપના ઘરે આવે છે બાપને ખ્યાલ આવે છે કે સાવિત્રી તું ખરેખર જે તે કહ્યું તે કરી બતાવ્યું સુખે સુવે સંસારમાં ભાગ્યવંત કુંભાર ચિંતા મૂકી ચાકડે ધન્ય ધન્ય અવતાર મેં જે દોહો લખ્યો તો એ દોહાની નીચે તે દોહો લખ્યો કે ધન્યવાદ લખનારને ખરેખરો કુંભાર જે ઘર નાર સુલક્ષણી તે સુખે સુનાર એને તું સુખે સુવાડીશ મને ખબર છે ત્યારે સાવસ્ત્રી કે છે કે પિતાજી મને ભાઈએ થવાના છે જય શ્રી કૃષ્ણ મને ભાઈ નહોતા ને હવે તો આપને ત્યાં અને આવી રીતે બધું થયું હતું એટલે એનો બાપ ધન્ય ધન્યતા અનુભવે છે તો ભારતની નારી પુરાણોમાં જુઓ ઉપનિષદોમાં જુઓ ગ્રંથોમાં જુઓ સાવિત્રી ને ત્યાં બ્રહ્મા વિષ્ણુ સત્યનું છે ને ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા અને પાણીનો છાંટો મારીને મ્યાઉ મ્યાઉ કરતા બાળક કરી દીધા હતા એટલું બધું સામર્થ્ય દરેક ની અંદર છે પણ એ તારું ખોલતું નથી તારું ખોલતું નથી હવે હું ગમત ની વાત બધે કહું છું અહીંયા કહી દઉં ને મોડું તો થયું છે વાંધો નહીં નથી પેલો અમફોન ગરબો બે ભાઈ બંધ હતા મોડા આવીશું આમ તો પોતાની સાસુ કે છે ફરીને મોડા આવીશું તો તમે અમને રૂમ ની ચાવી આપી દો સાસુ બિચારે બહાર ના રૂમ ની ચાવી આપી દીધી આ ભાઈ તો પિક્ચર જોઈ નવ થી બાર ને ચાલી ચાલી પીને ઝૂમતા ઝૂમતા આવ્યા ઝૂમતા ઝૂમતા બે આયા ને અથડાતા અથડાતા ને તારું ખોલે છે પણ ખુલતું નથી પેલો કે તું ખોલ ને કે નથી ખોલતું કે હારો લાય હું ખોલું તું એ મત એનાથી નથી ખોલતું વળી પાછો પેલો ખોલે એમાં તું બે હું બે કરતા કરતા લડ્યા અડધો કલાક થયો સાસુ ની ઊંઘ ઉડી ગઈ રાતે એક વાગે કે આ જમેરાત છે સાસુ ઉઠ્યા સસરા ઉઠ્યા એમાં સારાજી આવ્યા બેટરી લાઈન જુએ છે કે તારું કેમ ખુલતું નથી પેલો કે તમે ચાવી એવી આપી છે ને તારું નથી ખોલતું ને હું મથ્યો મારો ભાઈબંધ મથ્યો ને આવું તે કરાતું હશે ને તો તારું ખોલીને આરામ કરવો છે ભટકીને આયા ને થાકી હેરે અમે કારદેવ ના સોગન ખાઈને કહું કે આમ તો ગલબો દાંતો ની એટલે એની ભાષામાં બોલે સાસુ ખુબ તકડાયા એટલે સાસુ કે છે કે ભાઈ મેં ચાવી તો આપી હતી કે આ તો અમે નાખીને ફેરવીએ છીએ એટલે એ ટોર્ચ કર્યો ટચ કર્યો આમ મારા સામું જુઓ જાણે જવાનું આ જવાનું પેલા તારું ખોલતા હતા ને અડધા કલાક થી ખુલ્યું નહીં પછી અંદર અંદર લડ્યા સાસુ ઉઠ્યા સસરા ઉઠ્યા ને સારાજી ટોર્ચ લાવ્યા ટોર્ચ લાઈન જુએ છે ત્યારે ચાવીની જગ્યા તાછા સિગરેટ નાખીને ફેરવે છે કૃષ્ણ કનૈયા હવે એક વાગ્યા સુધી ફેરવે તો તાળું ખુલે અને બે વાગ્યા સુધી ફેરવે તો આખી રાત ફેરવે તો આખો દી ફેરવે તો આખું જીવન ફેરવે તો આવું બધું કરે છે નથી કરતા લોકો સુખનું ખજાનો સુખનું ઘર તો આપણા અહિયામાં છે પણ ગુરુગમ ની ચાવી મળતી પછી કે ભણી પાસ થવું તો સુખી થવું પાસ થયા પછી કે નોકરી મળે તો નિરાશ નોકરી મળી પછી કે હવે કે બંગલો થાય તો નિરાશ બંગલો જ વાડી થાય તો નિરાશ કે નિરાશ પછી કે છોકરો બાબુ કીકો આવે તો નિરાશ કીકો મોટો થાય તો નિરાશ એમ કરતા કરતા હવે કે દુનિયામાં કોઈ કોઈ સુખ ના હે કારણ કે સુખ પેલું ચાવી ઉધી ફેરવી સંસારમાં કોઈ ના કોઈ ના અરે ઘણું છે પહેલા શરૂઆતમાં ભજન ગાયું હતું ને ક્ષણબંધુર ની જિંદગી છે પણ બહુ દિવ્ય છે young person says life is full of joy but wise person says life is full of સારો પણ એ કોણ કે છે કે જે આમ થાય તો સારું તેમ થાય તો સારું હારું કાચા ફેરવે એમને આવું લાગે પણ જે ગુરુ ની ચાવી લગાડે એમને તો જિંદગી જીને લાયક હોતી मुस्कुरा के गम का जहर जिनको पीना आ गया ये हकीकत है कि जहां में उनको जीना आ गया अंदर की कुंजी खुल जाती है कितना ही दुख पड़े वो घबराते नहीं અંદર નો ખજાનો ખુલી જાય ને અંદર નું આત્મબળ આવી જાય ને પછી બહાર ના દુઃખ ને સુખ ને એ તો કે બધું વીતી જશે સુખ એમ ટકે આ દેહ કાયમ નથી તો વળી રોગ કાયમ રહે છે બાપજી માં માથું દુખે તો મરી ગયો મરી ગયો એટલે પણ માથું ગમે એટલું દુખતું હોય રોગ ગમે એટલો થયો પણ કાયમ રહેશે પેલો નિંદા કરે છે પણ નિંદા કરવા વાળો કાયમ નહીં રહે તો જેની થાય છે એ કાયમ નહીં રહે કાયમ તો આપણો આત્મા છે આટલું જો જ્ઞાન હોય તો જે કઈ જ્ઞાન આપણે મેળવ્યું છે એ જ્ઞાન પણ આપણા દ્વારા ચમકે જો આધ્યાત્મિક જ્ઞાન ન હોય ફક્ત ભૌતિક જ્ઞાન હોય તો ભૂતળા જેવું જીવન થાય જય શ્રી કૃષ્ણ કેટલા વિદેશીઓ ઘણું ભણ્યા પરેશાન ઘણું પછી અશાંતિ દર વર્ષે વીસ થી પચીસ હજાર માણસો અમેરિકામાં સુસાઇડ કરે છે એવું નથી કે ત્યાં રહેવાના ઘર નથી અરે આપણી પાસે તો આ નાનકડી નિશાળો આવું બધું છે એમને ત્યાં તો ખૂબ વ્યવસ્થા છે છતાં પણ અંદર નું જ્ઞાન નથી શાંતિ નથી તેથી આપઘાત કરે છે અને ભારતમાં નું જ્ઞાન આપવા વાળા મહાપુરુષો કરે છે તેથી દુઃખના પ્રસંગો આવે દુષ્કાળ ના પ્રસંગો આવે છતાં પણ માનવી વળી પાછો બેઠો થઈ જાય છે કોવિડનું ખનિજ પ્રસિદ્ધ છે ચીનની દિવાલ પ્રસિદ્ધ છે અમેરિકાના ડોલર પ્રસિદ્ધ છે ને ભારતમાં સંત પ્રસિદ્ધ છે સૌરાષ્ટ્રમાં લોકો ભજન ગાય સાચા સંતોને વંદન પ્રેમ રે ઈ તો ઈ તો એટલે સૌરાષ્ટ્ર જય શ્રી કૃષ્ણ ઈ જગમાં ચાલતા છે ભગવાન સાચા સંતો ને વંદન પ્રેમથી એવા જે સાચા સત્પુરુષો છે સાચા સત્પુરુષો એટલે સાચ્ય સ્વરૂપ આત્માનું જે ધ્યાન કરે છે એવું નહીં પૂજારી ની આગળ એ ઠાકોરજી જમો જમો જમો કે થાળ ઘરે લઈ જવો અમારા ચેલા ને હમ તમારા તું એકાવન રૂપિયા ને થાળ તું ચાહે તર કે મર આવું જયારે થવા માંડ્યું એક પંડાજી હતા પંડાજી ચોબાજી મોડું તો નથી થતું ને તમને મને પૂછો ને બાકી તમને થાય ચોબાજી હતા મથુરાના ચોબાજી મને કહે કે બાપજી તું તો બહુ જાણતે હો તો મારું પેટ દુખે છે અને આફરો ચડ્યો છે અને બેહાતું નથી ને ઊંઘાતું નથી આમ પેલું થઈ ગયું મેં કીધું આજ ક્યાં ખાયા તો બોલે બાપજી ઓર તો કુછ નહીં ગુજરાત કી ગાડી આવી હતી ગુજરાત કે ભગત આયે તે મુર્ગે મુર્ગે લ્યો હા ક્યાં રણછોડરાય ને ત્યાં મથુરામાં મથુરાજી ના ચોબા દિવસે શું ખાધું તો કે એક્સર નતું ખાય એક્સર એટલે બંગાળી એક્સર એક કિલો બીજું વધારે નહીં બીજું શું ખાધું કે આટલા ભાત ખાધો ને મનમાં થતું તો એને કહું તો દુઃખ થાય મને થતું કે ખાવાનું વસ્તુ તો એમની હતી પણ શરીર તો આપણું હતું ને આપણું વસ્તુ બગડે વાંધો નહીં પણ શરીર બગડવું ન જોઈએ વસ્તુઓ શરીર માટે છે ઓછું ખાવું મફત નું મળે તો પણ જરાક માફી તો ખાવું મફત કા ખાના સત્યાનાશ જાય પણ એને મેં કીધું કારણ કે ચોપાજી હતા और तो कुछ नहीं खाया कि बोले वो पत्रा खाया पत्रा मैं कीधु पत्रा खावा नहीं कोई दाड़ कि नहीं पत्रा खाया पत्रा सीमेंट का पत्रा खाया कि लोहे का ये नहीं नहीं वो पत्रा पत्रा और राई था उसका पत्रा मैं कीधु पात्रा क्यों ने हाँ वो खमणું ખાયા મેં કીધું હા ખમણ પાત્રા ખાધા છે ભલે ભલે ખાધા ચોબાજી ભલે ખાધા એ તો કે કઈ નતું પૂછું પૂછું તો એમાં તો કઈ દમ મેં કીધું બીજું કઈ ખાધું કે બસ રસગુલ્લા હોતા ને કીધું એમ કરો જોબાજી આપણું સંત કૃપા ચૂરણ સાધકો બનાવે છે અને ઔષધિ વાળાને ત્યાં હોય તો લાખો રૂપિયા વર્ષ મહિના દાડે કમાય લાખો રૂપિયા મહિનામાં કમાય એવી બધી એમાં રોગ નિવૃત્તિની તાકાત છે તો આ સંત કૃપા ચૂરણ ફાકો ને તો એની ગોળી બનાવી ગોળમાં બે ગોળીઓ બનાવીને લઈ લો તો ઠીક થઈ જશે કે મહારાજ તમે તો બહુ ગોળા છો જો બે ગોળી મૂકવાની જગ્યા આવો તો બે લાડુ બીજા સાડી પહેરવે સાચું કયો એવા લોકોના માટે કબીરજી ચાબુક મારે ગુરુ લોભી શિષ્ય લાલચી દોનું ખેલે દાવ શિષ્ય કે હારું એકાવાનું ત્યાં આપી અને થાળ ધરીને આપણને કોક મળશે ને ગુરુ કે આ જા ફસા જા એવું બધું ચાલે ગુરુ લોભી શિષ્ય લાલચી શિષ્ય ને વળી લાલચ હોય વાહવાઈ ની લાલચ હોય સ્વર્ગ પામવાની લાલચ હોય તારું ખોલવાનું છે ખબર હોય નહીં ધ્યાન કરવાની રૂચિ કઈ હોય નહીં પેલા ચોપાજી કે ભગતજી છે દાની છે એમ કરીને પેલો પેલા પમ પાડે પેલો કે મારા દાસોબાજી મોટા ગુરુ છે એમને તો મોટી હવેલી છે હવે મોટી હવેલી થી કોઈ ગુરુ મોટા થતા હશે <laughs> મોટું મઠ હોય મોટી હવેલી હોય મોટો મંદિર હોય તો ગુરુ મોટા નાનું મંદિર હોય તો ગુરુ નાના એ તો ઉપલો માલ ખાલી છે જય શ્રી કૃષ્ણ ગુરુ લોભી શિષ્ય दोनों खेले डाव दोनों ડૂબે બાવરે ચડી પથ્થર કી નાવ પથરાની નાવડીમાં બે બે જણા બે હે અને બે ડૂબે એવી રીતે આ લોભ પથ્થરની નાવ છે અથવા તો અજ્ઞાન પથ્થરની નાવ છે અજ્ઞાન હોય તો વાસના હોય થાય ને લોભે થાય બીજું બધું હોય તેથી ભગવાન કૃષ્ણ ગીતામાં કે છે નહીં જ્ઞાને ને સદૃશમ પવિત્ર હિ વિદ્યતે જ્ઞાન ને સમાન જગતમાં બીજું કઈ પવિત્ર નથી છે કે ફકીર કે સાથ સમ્રાટ કે સાથ રાજ્ય કરના भी बुरा અજ્ઞાની રહીને રાજ્ય કરવું भी નકામું છે सम्राट के साथ राज्य करना भी बुरा है जो मेनका रड़ती થઈ ગઈ सम्राट के साथ रहकर राज्य करना भी बुरा है न जाने कब रुला दे और संत के साथ भीख मांगकर रहना भी अच्छा है न जाने कब मिला दे ખરો સંત મળે ખરા મહાપુરુષ મળે એમની હારે આપણે ભિક્ષા માગીને રહેવાનું ભાગ્ય મળે ને તો એ વાંધો નહીં પણ સમ્રાટ ની હારે લાડવા ખાવા મળે તો એના કામમાં કોક દિવડી નીકળશે જય શ્રી કૃષ્ણ આપણને હવે એક કલાક થઈ ગયો હશે તમને લાગે તો ઘરાક પાકા છે બધા તો બહેનોને પ્રાણ શક્તિ વધારવા માટેના કેટલાક આપણે શિબિરમાં પ્રયોગો શીખવતા હોય છે અત્યારે કુકાવાના છે ને પેલા લક્ષ્મણ કાકા તમને લક્ષ્મણ કાકા કહું લક્ષ્મણ બાપુ કહે છે લક્ષ્મણ ભગત ભગત તો કાકા હોતા હે ઓર પાંચ દિવસની વ્યવસ્થા પછી મારે તો ટાઈમ નહોતો એટલે મેં કીધું નહીં જાઉં પછી આના કરતા કરતા ત્રણ દિનનું ગોઠવ્યું છે તો આવતીકાલ પરમદી એમ ત્રણ દિવસની ત્યાં નાનકડી મિની શિબિર છે ત્યાં થોડું શીખવીશું ત્યાંના સાધકોને વિદ્યાર્થીની બહેનો બી છે ભાઈઓ બી છે બીજા બહારના અત્યારે જે મહેમાનો બેઠા હતા એ બધા અમદાવાદ થી આવ્યા તે પણ ત્યાં ધ્યાન કરશે તમને બધાને એક છેલ્લી વાત કહી દો કહી દો નહીં વાંચલી કરી શરૂઆત અત્યારથી કરું આપણે જે શરીરની રચના છે ને એમાં સાત મુખ્ય જંક્શન હોય છે અને એ જંક્શન માં જે મૂળ જંક્શન છે એને જીવન શક્તિ કહેવાય શરીરમાં જીવન શક્તિ જેટલી વધારે એટલું આપણું જીવન દેદીપ્યમાન થાય જીવન શક્તિ વધારે હોય તો રોગ આવે નહીં જીવન શક્તિ વધારે હોય તો ગભરામણ આવે નહીં જેટલા અંશમાં જીવન શક્તિનો વિકાસ એટલું આપણું જીવન ચમકતું થાય શ્રી કૃષ્ણના જીવનમાં જીવન શક્તિ પૂર્ણ વિકસિત છે તો ગમે તેવા વાતાવરણમાં પણ શ્રી કૃષ્ણનું જીવન ફલકતું છે રામજીની જીવન શક્તિનો વિકાસ છે વિભીષણની જીવન શક્તિનો ભાવ કેન્દ્ર વિકસિત છે પણ પ્રાણ બળ વિકસિત નથી તેથી વિભીષણ રાવણ ની લાત ખાય રાવણ માં પ્રાણ શક્તિ વિકાસ પણ ભાવ વિકસિત નથી તેથી રાવણ પણ ગેરમાર્ગે દોરાવે માંસ ભક્ષણ કરે ને દારૂ પીવે પુલસ્ત પુલનમાં પેદા થતો પણ જેના સાથે સાથ કેન્દ્રો ખુલી ગયા છે એમની પાસે ભાવના હોય પ્રાણ શક્તિ હોય ક્રિયા શક્તિ હોય આત્મવિશ્રાંતિ હોય તો જીવન શક્તિ જ્ઞાનેશ્વર મહારાજ ની ખુલેલી હતી પૂર્ણ રૂપે જ્ઞાનેશ્વર મહારાજ સંત જ્ઞાનેશ્વર નામ સાંભળ્યું જ્ઞાનેશ્વરી ગીતાના છઠ્ઠા અધ્યાયમાં એ જીવન શક્તિનું નામ કુંડલની શક્તિ અથવા મહામાયા નામ આપ્યું છે એ મહામાયા જ્યાં સુધી એ જાગૃત જીવન શક્તિ થાય નહીં ત્યાં સુધી આ જીવનો પૂર્ણ વિકાસ થતો હવે એ જીવન શક્તિ આપણે દરરોજે ધ્યાન કરીએ વર્ષ દાડા બે વર્ષ દાડા અને આપણી રીતે જગાડીએ તો બે વર્ષે જાગે પાંચ વર્ષે જાગે દસ વર્ષે જાગે દસ મહિને પણ જાગે દસ દિવસે પણ જાગે જેટલી આપણી દગત અને જેટલી આપણી આવડત બીજું છે કે જેમને જાગી હોય એવા મહાપુરુષો જયારે પોતાના યોગ બળથી નેત્રો દ્વારા વચનો દ્વારા આપણા ઉપર ઈશ્વરની પ્રભા ફેંકે તો આપણી જે સુષુપ્ત શક્તિ છે જાગે રામકૃષ્ણ દેવે નરેન્દ્ર ઉપર એ પ્રયોગ કરેલો અને નરેન્દ્ર ચમક્યા અને વિવેકાનંદ થયા હવે જીવન શક્તિ જાગે તો શું થાય કે આપણને કેટલાક જન્મોના અનુભવો છે ઘણી વાર આપણે રડતા રડતા રડું દબાવ્યું હશે ઘણી વખત આપણે હસતા હસતા હસવાને દબાવ્યું હશે ઘણી વખત નાચવાનું મન થાય તો આપણે નૃત્યને પણ દબાવ્યું હશે ઘણી વખત કઈ બોલવાનું મન થાય તો એ વાતને પણ દબાવ્યું હશે ઘણી વખત જોવાનું મન થાય તો એને પણ દબાવ્યું હશે તો જીવન શક્તિ જાગે તો જે આપણું દબાયેલું છે ભવિષ્યમાં આપણને દુઃખ દે રોગ અને વિચાર એ બધાને જીવન શક્તિ ધક્કો મારીને વ્યક્ત કરતી હોય છે અભિવ્યક્તિ થતી હોય છે તો ધ્યાનમાં જયારે સાધકો બેસે ત્યારે કોઈ એવા ગાયન ગાય તો કોઈ બી ગાયન ના હોય એવી રીતે હશે કે કોઈ બી હસવા બેસે તો હસતા ના આવડે એવું હશે કોક વખતે રૂવે પણ ખરા સ્ત્રીઓને સ્ત્રીઓની બીમારી વધારે થાય છે મનોવૈજ્ઞાનિક લોકો કે છે કે સ્ત્રી બિચારી એક તો ભોળું હૃદય અને એમના પ્રાણ નાભી કેન્દ્રમાં વધારે રહેતા હોય છે અને પુરુષના પ્રાણ આજ્ઞા ચક્ર અને મસ્તકમાં વધારે રહેતા હોય છે પુરુષનું મન વિચાર પ્રધાન છે અને સ્ત્રીનું મન ભાવ પ્રધાન છે અને સ્વાધિષ્ઠાન ચક્રમાં એમનું વિશેષ જીવન હોય છે તો હવે એ બિચારી બધું પેટમાં રાખે અને કઈ બોલી શકે નહીં તો જે સ્ત્રીના ઉપર અત્યાચાર થતો હોય અને પી જતી હોય એ ભવિષ્યમાં એને સ્ત્રીનો રોગ થાય હવે ધારો કે કોઈને માનસિક અત્યાચાર થયો છે કુટુંબી જાણી જોઈને ન કરે પણ છતાં એમ થયું હોય તો જેને શક્તિપાત થયો હોય જેનું ધ્યાન થયું હોય તો એનું રડવાનું હોય તો નીકળી જાય એટલે સ્ત્રી થવાની હોય તો જતી રહે એને કોઈ રોગ થવાનો હોય પણ જીવન બેસી જાગ એટલે રોગ ને ધકેલી દે જ્ઞાનેશ્વર મહારાજે કુંડલની જાગૃત થયું હોય ત્યારે ભલભલા સાધકોને એ મહામાયા એ આદ્ય શક્તિ એ જગદંબા જયારે પ્રકાશિત થાય છે ત્યારે હાથની હથેળી અને પગની પાણીમાંથી કંકુ જરે એવું દેવી ભાગવત માં લખેલું છે તમને મજા આવે છે સમજવા જેવું લાગે છે દેવી ભાગવતમાં લખેલું છે કે મહામાયા જગદંબા જયારે પ્રગટ થવાના હોય તો હાથની હથેળી અને પગની પાનીથી કંકુ જરે હવે ખરી વાત શું છે કે મહામાયા આદિ શક્તિ જીવન શક્તિ જાગ્રત થાય તો વાત પિત્ત કપના દોષ દૂર થાય ને આપણું લોહી એવું શુદ્ધ થાય કે ધ્યાનના સમયે ઊંડું ધ્યાન લાગ્યું ત્યારે આપણી હાથની હથેળી ને પગની પાની એકદમ રક્તવર્ણ થઈ જાય કંકુ જેવી ખરી વાત તો એ છે પુરાણોમાં લખી પણ અત્યારે ધૂતારાઓ શું કરે છે કે હાથમાં કંકુની ગોળીઓ રાખે અને પછી માતાજી માતાજી માતાજી કે કંકુ જરૂર છે એવું થતું નથી બીજું શું કરે કે કેમિકલ કોઈ ચાદર ને કેમિકલ લગાડી દે અને પછી વાવોમાં કે ગામડાઓમાં જાય કે માતાજીના દર્શન કરવા તો કુમારી કન્યાને લાવો હવે કેમિકલ એને લગાડેલું હોય અમુક દવાઓ એ આવે છે પછી કુમારી કન્યા પગલા કરશે તો માતાજીના પગલા થશે હવે કુમારી કન્યાના પગ દોવડાવો પગ દોવડાવે એટલે પગ લીલા કરવાનો હોય ને એને ભેજ મળવો જોઈએ ને હવે ચાદર પાથરી અને કુમારી કન્યાને ચલાવે એટલે કંકુના પગલા થાય હવે માતાજી કે આવ્યા જો માતાજી પ્રગટ થયા એમ કરીને ઉઘરાણા કરે ને હરિઓમ તત્સંગ બીજું બધું તત્સંગ એને ના આવડે એમને તો રૂપિયા જ તત્સંગ એને હરિઓમ તત્સંગ ની સાથે લેવા દેવાના આવું બધું થતું આવ્યું છે પણ એમાં પુરાણો નો આધાર છે કે માતાજી આવે તો કંકુ ના પગલા થાય હાથની હથેળી ને પગની પાનેથી કંકુ જર એ બધું લખ્યું છે પણ ખરા માતાજી કયા કે મહામાયા કુંડલ ની શક્તિ જાગ્રત થાય તો આપણા રોગ બધા નિવૃત્ત થાય વાત પિત્ત અને કફના દોષ નિવૃત્ત થાય ને એ ધ્યાન કાળમાં સાધન કાળમાં આપણા હાથની હથેળી અને પગની પાણીથી કંકુ જતું આપણે તો આપણું નામ શું પીએચડી કોર્સ પ્રવીણભાઈ ને તો એનો ખ્યાલ છે કેમ કે મધુસૂદન દાસજી મારા મિત્ર સંત છે એમની પાસેથી એમણે દીક્ષા લીધી છે અને એમણે તો જોયા છે મધુસૂદન દાસ જયારે ગામડામાં લોકોને ધ્યાન કરાવે કુંડલની જાગ્રત થાય એટલે કોઈ હસે કોઈ રડે કોઈ નાચે કોઈ કૂદે તે ગામના લોકો કે આ મહારાજ આમ તો બાપડા હારા છે પણ ભૂતળા ધૂણ આવી છે એવું કેતા લોકો ભૂતરા ધૂણાવાય નહીં ભૂતરાની રીતે નથી હોતું પણ એ જન્મોના જે પાપ સંસ્કાર પડ્યા છે જન્મોના જે ભૂતરાઓ પડ્યા છે એ માતાજી જાગ્રત થાય ત્યારે હાથની હાથની ક્રિયાઓ થાય એટલે જે જીવન શક્તિ ક્યાંક અટક્યા હોય વાતપીત કપના દોષ એ નિવૃત્ત કરવા માટે બધી ક્રિયાઓ થતી હોય છે એ ક્રિયાઓને શીખવા માટે વિદેશના લોકો આપણા આશ્રમમાં આવે છે ભાઈઓ બહેનો કેનેડાની એક બહેન આવેલી અને છ મહિના રહી અત્યારે ત્યાં એને લોકો ખૂબ માને છે છ મહીના અહીંયાથી શીખી ગઈ જીસસ ભારતમાં આવ્યા અને અહીંથી શીખી ગયા તો ત્યાંથી ત્યાં ભગવાન કહેવાના હવે વિદેશના લોકો ભારતના સંતોને શોધીને શીખી જાય છે ને ત્યાં ભગવાન થઈને પૂજાય છે પણ ભારતના લોકો મંદિરમાં ટકોરો કરી આરતી કરી ટીલ્લું કરી ના છોડો ધરો અને એકાવન રૂપિયા ધરો હવે તો તાજતા ફેરવે છે નથી ફેરવતો તાજતા સિગરેટ જ ફેરવે છે તારું ખુલતું નથી હવે આપણા આશ્રમમાં તો આપણે સીબીમાં માનતા નથી મુંબઈમાં એક સંત છે મુક્તાનંદ મહારાજ એ પોતે હતા મુક્તાનંદ ગણેશપુરીમાં ત્યારે ત્રીસ ચાલીસ પચાસ સો જેવી એવું કંઈક રાખતા વ્યવસ્થા કરે એકદમ ફ્રી હોય તો સામે વાળાને કદર થાય ને એને કરનારા ઉપર બોજો થાય એટલે વ્યવસ્થા કરશે રાખતા મુક્તાનંદ મુક્તાનંદ જતા રહ્યા હવે એમના શિષ્યો શું ધંધો ચલાવ્યો છે સંત તો જયારે હયા તો ત્યાં સુધી પેલા આજુબાજુના ટોળાઓ એવું કરી શકે નહીં પણ સંત જતા રહ્યા હોય તો પછી એ પોતાના ગોઠિયાને બેહાડ્યો ગોઠિયા સજાતીય વિચારવા હવે હજાર રૂપિયા ફી રાખે અને છતાંય લોકો ત્યાં ધ્યાન કરવા જાય છે ત્રણ દિવસના હજાર રૂપિયા ભારત વાળા માટે ત્રણસો રૂપિયા અને વિદેશ માટે હજાર રૂપિયા તો ભારત વાળા નામ લખાવે ને વિદેશીઓ વધી જાય એટલે ભારત વાળાની પાછા ત્રણસો પાછા આવે કે નહીં જગ્યા જાઓ બીજા વર્ષે આવશે હવે પેલા લોકો પાંચ સાત હજાર રૂપિયા ભાડું ખર્ચીને આવે પછી હોટલોના ભાડા આપે તદ ઉપરાંત હજાર રૂપિયા આપે ધ્યાન શીખવાના અને આપણને તો હજારો આપવા પડે નહીં ધ્યાન શીખવાના પૈસા આપવા પડે નહીં વિઝા અને પાસપોર્ટ કરવા પડે નહીં આપણા ઘરમાં છે અત્યારે હું અમેરિકા જવાનો છું તો ત્યાં તો એ લોકો કેટલા બધા ઉમટી પડ્યા છે ને કેટલા આગળ આવે છે તો એ આશ્રમના લોકો જાણે છે તો એ લોકોને ખબર પડી બાપુ આવવાના છે તો કેટલી જગ્યાએ પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે એ લોકો લાભ લે એના કરતા તો આપણું સૌરાષ્ટ્ર આપણું ભારત ને આપણી ભારતની ઉગતી પ્રજા લાભ લે તો વધારે સારું કે નહીં એટલે આ નિશાળમાં થોડી શિબિર જેવી વ્યવસ્થા આપણે અર્ધ શિબિર મિનિ શિબિર સત્સંગે થશે અને કુકાવામાં નાનકડી શિબિર થશે આપણે લક્ષ્મણભાઈ ભગત ને આપણે ભગતજી કહીએ છીએ પણ એ લક્ષ્મણભાઈ આવી જો શિબિર આજથી પાંચ વર્ષ પહેલા ભરી હોત તો અત્યારે લક્ષ્મણભાઈ ગાડી હજી કંઈક ઊંચી હોત એટલું તો કહું અને આ શિબિરમાં વ્યવસ્થા કરવાના છે એટલે આ શિબિરમાં ધ્યાનમાં બેસવાના નથી એટલે લક્ષ્મણભાઈ તમારી સામે કહું છું કે લક્ષ્મણભાઈ અમદાવાદની મોટેરાની શિબિર ભરે તો હું લક્ષ્મણભાઈ ના ગામ જવાનું નહીં તો અહીં જ બેઠો અઠાવીસ માર્ચ થી ત્રણ એપ્રિલ સુધીની અને એમાં તો ભારતભરના કેટલાય સાધકો આવે છે અને અનુભવો બધા બતાવે છે અને સારી સારી કોટીના એમ એ પીએચડી એમપી મિનિસ્ટરો ઉદ્યોગપતિઓ અને સાધારણ બધા લોકોને પ્રવેશ મળે છે તો તમને બધાને આમંત્રણ છે જેટલાને આવવું હોય તેજસ્વી વિદ્યાર્થીનીઓ અગિયાર થી વધારે નહીં આમંત્રણ બધાને છે પણ આ શિબિરમાં અમદાવાદ ખાતે કોઈને આવવું હોય તો અગિયાર બહેનો અને અહીં આવવું હોય તો એ લક્ષ્મણભાઈ જાણે ને હસુમતીબેન જાણે હવે આપ બધાને જય શ્રી जीवन में जैसे अभी अभी श्री लक्ष्मण भाई ने कहा ना अत्याचार असामाजिक तत्व तब बढ़ते हैं जब आदमी अपनी आध्यात्मिक शक्ति खो बैठता है और भौतिक सुख के पीछे भागता है अब भौतिक सुख के पीछे भागने वालों के हाथ में सत्ताएं आ जाती और भोले भगत बोलते बड़ू अरे आप छू મળ્યું એ કરશે તે ભરશે આપણે શું ऐसा करके जब भक्त लोग और सज्जन लोग किनारे लग जाते हैं तो दुष्ट और दुर्जन तत्व बढ़ जाते हैं और जब जब ऐसा हुआ है तब तब